કેમ છો આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો નાનકુડા એવા ધર્મદેવભાઈ મારી વાર્તા સાંભળે છે વડોદરામાં બેઠા બેઠા વાહ ભાઈ પૂર્વા પણ સાંભળે છે વિશ્વા સાંભળે છે વાહ વાહ વાહ સાંભળો સાંભળો આજે હું તમને મૂરખ ગધેડાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો એક ઘનઘોર વનમાં એક સિંહ રહેતો હતો એ સિંહની ઉંમર ધીરે ધીરે વધવા માંડી હતી અને એ તો ગરડો થતો જતો હતો પણ ભાઈ એ હંમેશા અકડાઈથી ચાલતો એની શાન ઘટે એ એને જરાય ગમતું નહીં એણે એક શિયાળને પોતાની સાથે રાખ્યું હતું એ શિયાળ સિંહની ભરપૂર ખુશામત કરતું અને સિંહને પોતાની ખુશામત તો બહુ ગમતી સિંહ પોતાના શિકારમાંથી વધુ ઘટું હોય ને એ શિયાળને આપતો અને શિયાળને એવું એઠું જૂઠું ખાવામાં આનંદ આવતો એકવાર સિંહ શિકારે નીકળો ત્યાં એની નજર એક હાથી પર પડી હાથી તો એને અલમસ્ત જાડો પાડો હતો સિંહે પોતાની આદત મુજબ હાથી ઉપર તરાપ મારી આ કરીને પણ સિંહ એ વાત ભૂલી ગયો કે હવે એ ઘરડો થઈ ગયો હતો સિંહે તરાપ મારી ત્યારે હાથી તો સાવધ થઈ ગયો ચેતી ગયો અને સિંહનો દાવ ચૂકાવી દીધો અને સિંહને કમરેથી પકડી ઘુમાવી ઘુમાવીને સૂંઢેથી પકડીને દૂર ફેંકી દીધો અને સિંહ તો એક પથ્થર સાથે જઈને પટકાયો ભફાંગ કરતો અને એથી સિંહના હાડકા તો ખોખરા થઈ ગયા ભાઈ હવે હાથી એની સામે ધસી આવ્યો સિંહ તો જીવ બચાવીને ભાગ્યો અને એની ગુફામાં ભરાઈ ગયો પણ બીજે દિવસે ઉઠી ન શક્યો પછી એનું આખું શરીર દુખવા માંડ્યું એટલે એણે શિયાળને કીધું અરે શિયાળ આજ સુધી મેં તને આમ બેઠા બેઠા ખવડાવ્યું છે હવે હું બીમાર પડ્યો છું મારાથી શિકારે જઈ શકાય એમ નથી એટલે તું કંઈક લઈ આવ જેથી હું જલ્દી જલ્દી સાજો થાવ અને જલ્દી જલ્દી શિકારે જઈ શકું શિયાળ તો સારું એમ કહીને ગુફામાંથી બહાર નીકળ્યું પણ એને શિકાર કરવા જવાનો કંટાળો આવતો હતો હવે શું કરવું સિંહની વાત સાચી હતી એને ખવડાવીએ તો જ એ ફરી શિકારે જઈ શકે અને ફરી પોતાને બેઠા બેઠા ખવડાવી શકે શિયાળને તો કાંઈ કામ જ નહોતું કરવું ને ભાઈ એ તો ધીરે ધીરે ચાલવા લાગ્યો અને વનની સરહદ પર જઈ ચડ્યો ત્યાં એની નજર એક ગધેરા પર પડી એ ગધેડો શાંતિથી ચરી રહ્યો હતો ગધેડા પાસે જઈને કહેવા લાગ્યો અરે ગધેડા ભાઈ તમે કેમ છો ગધેડો કે ઠીક છું પણ મારો માલિક બહુ જુલમ કરે છે મારા પર મને કાંઈ ખાવાનુંય આપતો નથી આ વન તરફ ધકેલી દીધો છે સવાર પડશે એટલે કાન પકડીને મને તો કામે ચડાવી દેશે મારો માલિક આખો દિવસ પુષ્કળ કામ કરાવ્યા કરે કેટલુંય કામ કરાવ્યા કરે હું તો બહુ કંટાળી ગયો છું મારા માલિકથી શિયાળ કે ગધેડા ભાઈ મારું માનો ને તો આ ગુલામીમાંથી તમને હું છોડાવી દઉં બોલો એ કેવી રીતે ગધેડાએ પૂછ્યું અરે તમે મારી સાથે જંગલમાં ચાલો અમારા રાજા સિંહને મળો એ બહુ ભલા છે એની સેવા કરજો ના ભાઈ અમે તો ઘાસ ખાનારા અમને આ બિહામણા વનમાં માંસાહારી પ્રાણીઓ મારી નાખે અને તમારો રાજા તો પૂરેપૂરો માંસાહારી માંસ જ ખાય એ મને જીવતો છોડે કોઈ દિવસ ગધેડાને ખાય જ જાય ને અરે અમારા રાજા બહુ ભલા છે હું એમની જ સેવા કરું છું છતાં મને કોઈ દિવસ માર્યો અરે વનમાં સરસ મજાનું ચરવાનું ઘાસ છે તમને ખાવા પીવાની તકલીફ નહીં પડે અને તમારી રક્ષા એ કરશે અમારા રાજા અને ભાઈ ગધેડો તો પછી લલચાઈ ગયો હો એ શિયાળ સાથે ચાલવા લાગ્યો અને શિયાળ મનમાં મનમાં રાજી થઈ ગયું રસ્તે ચાલતા ચાલતા એ વનના સુખના સુંદર મજાના વર્ણનો કરવા માંડ્યું કે વનમાં તો એ લીલું ઘાસ છે નવા નવા ફળના ઝાડ છે એમ કરતાં કરતાં બંને જણા સિંહની ગુફા પાસે પહોંચ્યા શિયાળે કીધું તમે જરાક બહાર ઊભા રહો હું રાજાને વાત કરું રાજા રજા આપે તો જ એમના વનમાં રહી શકાય નહીં તો તમારે પાછા જવું પડશે સારું પણ ભાઈ રાજાને ગમે એમ સમજાવીને કહેજો કે મને અહીં રહેવાની રજા આપે ગધેડો તો એવું બોલ્યો શિયાળ અંદર ગુફામાં ગયું સિંહ પાસે જઈને ધીરેથી બધી વાત કરી કે મહારાજ હું એક ગધેડાને મૂરખ બનાવીને લઈ આવ્યો છું એને હું તમારી પાસે બેસાડીશ તમે રાજાની જેમ એની સાથે વાતો કરજો અને એને અહીંયા જંગલમાં રહેવાની પરવાનગી આપજો એને રહેવા દેજો પછી એ પાછો ઊભો થઈને પાછો વળવા જાય કે તરત એનો શિકાર કરી નાખજો હું એને ગુફાના આગળથી પકડી રાખીશ ગુફાની આગળથી જો આ તક ચૂકી જશો તો શિકાર નહીં મળે પછી ક્યારેય હો સિંહ શિકારની વાત સાંભળીને ખુશ ખુશ થઈ ગયો અને એ તો શિયાળના કહેવા પ્રમાણે તૈયારી થઈ ગયો પછી તો શિયાળ ગધેડાને અંદર લઈ આવ્યો સિંહને જોઈને ગધેડાને બીક લાગી પણ હવે કાંઈ કોઈ ઉપાય નહોતો બચ્યો એ શિયાળના કહેવાથી સિંહની સામે બેઠો અને પ્રણામ કર્યા બે હાથ જોડીને પછી સિંહે એને બધી વાત પૂછી અને વનમાં રહેવાની મંજૂરી આપી અને સાથે સાથે અભય વચન કહ્યું કે હું આજે જ શિયાળ પાસે આખા રાજ્યમાં કેવડાવી દઉં છું કે તારો કોઈ શિકાર નહીં કરે અને ભાઈ ગધેડો તો આ વાત સાંભળીને ખુશ ખુશ થઈ ગયો એને થયું અહીં આવીને એણે કોઈ ભૂલ નથી કરી હો અને આમ ગધેડો ખુશ થતા થતા ઉઠ્યો અને જેવો પાછો ફરવા ગયો ત્યાં જ સિંહે છલાંગ મારી અને ગધેડાને પાડી નાખ્યો ગધેડો બિચારો કઈ વિચારે ત્યાં શિયાળે એના મોં ઉપર હુમલો કરી દીધો અને સિંહે ગધેડાનું પેટ ફાડી નાખ્યું અને આમ ગધેડો છેવટે મૂરખ બનીને મરી ગયો ભાઈ તો લુચ્ચાઓનો ક્યારેય વિશ્વાસ ન કરાય એ લોકો આપણને છેતરી નાખે એટલે સમજી વિચારીને બધી વાત કરવાની બરાબર ને મજા આવી ચાલો આવતીકાલે તમને બીજી વાર્તા કહીશ આવજો